જાગૃતિ હા અવેરનેસ નથી આ અવેરનેસ શું છે આ ફરી વાળા માટે છે માટે જે લોકો હિન્દુ તમે હિન્દુઓનો અવેરનેસ રાખો કે આ કેવી રીતે અવેરનેસ અવેરનેસની ઉપર હિન્દુસ્તાનમાં બિહેરનેસ થયેલા લોકો અને બિહેરનેસ ઉપર આગળ આગળ મને તમારા જેવા એલર્ટનેસ થયેલા કે શું થયેલા એલર્ટ એલર્ટ એલર્ટ થયેલા અને એની આગળ એલર્ટનેસ થયેલા હા એટલે એલર્ટનેસ એટલે શું જાગૃતિ ઇન વન કોર્નર અને એડજસ્ટમેન્ટ એટલે everywhere in all corner જાગૃતિ હવે જો મારે બીજું શું પૂછું કે તમે માનો છો કે ધર્મ એ બંધન છે જે તમે માનો છો ને કે આ ધર્મ એક જાતનું બંધન છે આ ધર્મ પૂજા કરો પાઠ કરો એક બંધન છોડીને પછી તમારું બંધન આ આવું બીજું બંધન તમારું નથી લેતો આ નહીં બંધન આ તો બધા બંધનો મુક્ત છે મને હમણાં સીધા ફાટાને મને ઝોપડી આપી એમાં ઓલા કરવાના હોય છે સંસ્કૃતમાં એરિયાના બંધન છે ને આજે માટે બોલો અને ગઈકાલે બુક આપી હતી બોલવાનું કહ્યું તો એ બંધન નથી બીજું નવું બંધન એ બંધન છે અવતાર ઓનલી ફોર વન અવતાર વન અવતાર શા માટે એટલો બધો માલ ભરેલો દસ્તાવેજ છે એ ખાલી કરતો એક અવતારમાં આવ્યો અને મને તો મુક્તિ આ જીતમાં જોઈ છે અત્યારે થઈ ગઈ મુક્તિ તો પણ જે આ જે આ પદ્ધતિ મુક્તિ એટલે આ બધો ખાલી થવો એ તો એકદમ ખાલી થયો નથી એટલા સુધી કર્મ એવા છે કે બેસો વર્ષ પછી આગળ ના પરમાણુ થાય એ બધો હિસાબ માટે છે તે કરવું હોય તો કરવું ના કરો તો નહીં તમે જોશો એ બધા માટે ફરજિયાત હવે આપણા જે પાપ બાકી આ ધર્મ છે ને બધા તે બંધનકારક છે એક બેડી થોડા અંદર બેડી બી કરે અને આ શેના જેવું છે તમને સમજણ પાડું છું હસને ખૂબ દાળ પીધો હોય ખૂબ હસન પહેલા જે સ્થિતિ હતી હસન દાળ પીધા પછી સ્થિતિ જુદી પછી એકદમ જલ્દી ના આવે થોડી વાર થોડી થોડી આવે થોડી થોડી આવે જયારે સંપૂર્ણ થઈ જાય ત્યારે એને હસન થાય શુદ્ધાર્થમાં તમે સંપૂર્ણ થયા છો આવે કોઈ સ્થિતિ બીજી આપણા બાપો કેમ ધોવાય ધોવાઈ ગયા છે એ તમારે જોવાનું એમને મારે તમારે જોયા બધું મને હું આપી દીધું હવે તમારે કોઈ ચિંતા રાખવાની નહીં જાઓ દાદા પાસે ગો ઢોલા <laughs> કયો જાઓ આપણા પાપો કેમ ધોવાય ગયા પાપ જાય પાપ દાદા આપી ગયો હવે એ પણ બધા ધર્મ એમ તમારી છે કે તમારા બધા પાપ ચિંતાઓ અમને આપી દો તો કે એમનામાં તમારામાં ફેર શું એ આપી દો કે ખાલી એક્ઝેક્ટલી શું છે તમારી ચિંતા આ બોલે છે ત્યાં બોલે છે હું નાતા રસ્તા છું એટલે આ તો વલ્લે જોયું નથી આ રૂપ જ વલ્લે જોયું નથી આ વાણીએ વલ્લે સાંભળી નથી નિરંતર મુક્ત જ છીએ અને અમને શાસ્ત્રકારો મોક્ષ દાતા કે છે મોક્ષ દાતા બધી સંપૂર્ણ હંડ્રેડ પર્સન્ટ સાબિત આ ડોક્ટર છે એમની સેવા છે એ ચોવીસ કલાક ચર્ચા રસી નિરંતર સેવામાં એમને જોઈ નહીં હોય નિરંતર મુક્તિ જોઈ નહીં હોય અમને મતભેદ ના પડે મને ક્રોધ ના આવેલો હોય નહીં ખબર ને કાલે પાપો ભસ્મીભૂત થયા તેની જાગૃતિ આવી ગઈ એક પાપ ભસ્મીભૂત કોઈ સાધુ કે બાવો કોઈ કરી શકે શું લાયા તમે બોલાય દાદાજી ને બહુ વખાણ સાંભળ્યા મારી કહ્યું આ અજાયબી છે વસ્તી આ દુનિયાની એક અજાયબી ઇલેવન્થ વન્ડર છે this is the eleventh wonder of the world એ જયારે હું નહીં હોઉં ત્યારે થતા છે બધું હું હું ખુશી થયો મને અટક પેલી દાદાજી સાથે એકલા વાત કરવા માટે કારણ કે બીજા માણસ સામે કોઈ નતો લાગતો બીજા મને અનુભવ થયા છે કે માણસોને એમ લાગે કે ભારે ભારે છે હા આટલો અનુભવ છે હવે જયારે આ અસર ગુસ્સો કરશે કોઈ જોડે અને તમે હજી ના પાડશે નહીં આવું નહીં આમ નહીં આમ નહીં કહેતા થાય હવે એનો હેતુ થયો આત્મવિભાગ ના પાડે છે અને દેહાદ્યાસ વિભાગ આ પાડે છે નાની પાસે માં જાઓ તમે દાદા પાસે માં જાઓ કેટલો મને બીજી કહે ને એ એવું ડાઈ છે બધું બહુ ડાઈ થઈ ગયું તમે એવું કરો કે એ પોતે તમારી પાસે આવે નહીં એ તો ડાયુ થઈ જાય એમ કે તમે એવું કઈ કરો કે તમારી પાસે પોતે આવે એ તો થાય તો થાય એ ભેગી થાય તમને આમ શક્તિ મળે ને તો થઈ જઈએ તમે ક્રોધ ક્રોધની વ્યાખ્યા શું છે ક્રોધ એટલે હિંસક ભાવ સહિત હોય એમ નથી ભાઈ ભાઈ ઊંધી વાતો કરે મને ગુસ્સો આવી જાય એમ કે હું કોઈને ગુસ્સો રાખતો નથી હું તો બોલો બોલી જાઓ જે લોકો ક્રોધ કહે છે ને ક્રોધની ડેફિનેશન હોય છે ક્રોધ હિંસક ભાવ સહિત હોય હિંસક ભાવ સહિત હોય તો શું વેલવા માંગે કે ક્રોધ જયારે થાય ને તો એની સાથે આત્મા શર્માયાકાર થઈ જાય કેવું હવે તમારે થયું શું થશે હિંસક ભાવ રહી જશે તમારો તો શું થાય છે ત્યારે તમે જુદા હશે અને જુદો એનો પાછું આરો કાંટો ના રહે પેલા ક્રોધ નો કાંટો છસો મહિના બાર બાર પાંચ વર્ષ આ ભાવ કરીએ છીએ એક મિનિટ કાંટો ક્રોધ આવે એક માં ભૂલી જાઓ ખાવા પીવા કે હું તો વેજીટેરિયન છું દસ વર્ષ ત્યાં ગુરુમાં જન્મ હજી ખાવા પીવાનો હજી શોખ ઓછો નથી જો છેલ્લા દસ વર્ષથી હું વેજીટેરિયન છું છેલ્લા દસ વર્ષથી હું વેજીટેરિયન છું પણ કે હજુ ખાવા પીવાનો શોખ ઓછો નથી થતો સ્વાદ જાજો આવે છે જમવામાં બહુ સ્વાદ આવે છે હવે જમવામાં બહુ વધારે સ્વાદ આવે છે આજે જ મેરા દાદાજી તમે આશીર્વાદ આપ્યા એ બાજુ ચિંતા ના કરે કારણ કે હમણાં મારું વજન ઘટ્યું ગયો હતો ત્યાર પછી ખાવા પીવા જો ત્રણ મહિનામાં ચૌદ હતો વજન ઘટ્યું ને કહે તું ખા ભાઈ તું તારે જે ખાવું હોય તે ખા વિધાઉટ મીટ પણ આ દાદાજી આજ્ઞા બસ આપું મારે મેં તમે એટલી કૃપા કરજો મારી તબિયત પરેશાન થઈ જાય ભજન ભજન આ લાઈફ ને તમે રિલેટિવ રિયલ જોજો કરશો ને તેના ઉપર છે કે છે તમે એવી કૃપા કરજો કે મારી તબિયત સારી થાય વજન વધે વજન ઘટી ગયું બહુ મારી ઉંમર કેટલી લાગે તમને મારી ઉંમર કેટલી હશે કેટલી ઉંમર થઈ તમે કહો ને તમે કહો કેટલી લાગે મને અઢાર વર્ષ લાગે તને સેવન્ટી ઉપર હશે હે મારા જેટલી ઉંમર થઈ તમે છો છો આ તો વિદ્રોહ કોક ને મારે એવું નહીં બોલવાનું કોક કે છે અસર નહીં આવતો આ ભાઈ ને કોક ને ગાડું લાગે એવું નહીં હા પૂછો ને જરા ઓછી કડક થાય ઈચ્છા છે અમારે આ કપડા જે ને અમારા ઘરના પૈસા હતા એ પહેરે છે ઘરના પૈસા અમારા ઇન્ડિયામાં જે આ માટે ભાઈએ છે સત્સંગ માટે એટલા માટે લેવામાં આવે છે કે ફ્રી ઓફ કોસ્ટ પુસ્તકો આપવામાં આવે ફ્રી ઓફ કોસ્ટ અને બીજું એક હિમંદર ચાલુ ડિહાસર બાંધવામાં આવે છે સિમંદર સ્વામી નું નિરાશ બતાવવા એ વાત બહુ સમજવા જેવી છે કારણ કે અહીંથી છેલ્લો સિક્કો એ મારો મારા જો ઉકળી રહ્યા હોય મારા ટાઈમ તો છપ્પન ડિગ્રી છે અને એમના ત્રણસો ચાર ડિગ્રી ફૂલ છે ફૂલ મૂન આ ચૌદ છે આ ભગવાન એટલે જ્યાં જવું પડશે આપણે બધાને સિક્કો વાગવા માટે છેલ્લો સિક્કો માટે એ કરતા સમજો ને એટલે એમને એમના તરફથી એમની ઉંમર અત્યારે સવા લાખ વર્ષની છે સવા લાખ વર્ષ હજુ એક લાખ વર્ષ એવાના છે મસ્ત તીર્થન કરે ભગવાન આ ક્ષેત્રમાં નથી મહાવિનય ક્ષેત્રમાં છે એનો ફોટો હું દેખાડું છું તમને. તમે ખાલી બુક જોઈ હતી બસ? તે એમના તરફથી આ લેવા સાહેબ એ બંધાય કીધું કે આપણે પાસે જેવો ટાઈમ છે આ એ ફરી ઈ- ઈ- ઈ લેવલ છે. ઇંગ્લિશમાં હા દર્શન કરજો હા દર્શન કરવા છે જય સચિદાનંદ. અને હવે જે હા, મરી અને ગયેલા છે ને, બીજી ચીજો જો કલ્પિત હોય તો આ ચીજ કલ્પિત કેમ નથી હે? એ તમે ભઈએ માને છે કે અમુક ચીજો કલ્પિત છે કે મેં આ દિવ્ય દર્શન કહેતા આ એક બગની વાત છે તો આ મગની વાત કેમ નથી એમ કહે છે કે તમે પોછો કે મને કે દિવ્ય દર્શન થાય કલ્પિત હતા તો પછી આ પણ કલ્પિત કેમ નહીં હોય નહીં કલ્પિત આ શું કલ્પિત માં એવું સુવા તો ઊજે તમે બોલી આ કલ્પિત તો વેઈ કલ્પિત ગયા પોચે તમે પોચે કલ્પિત ગયા આ જગત નું કલ્યાણ એવું છે આપણું કલ્યાણ થઈ ગયું પણ લોકો પાછળ વાળું કલ્યાણ થાય એ હેતુથી માટે આ તૈયાર થઈ છે સમજો અને લોકો દર્શન કરશે નહીં એમના મન હલકા થઈ જશે ને આ લોકડા માટે છે આ તમારા માટે નહીં તમારે તો તમારી જેટલી જરૂરિયાત હોય ને એટલી જ સાથે કામ લેજો માલ વગરની વાત છે બીજા લોકો માટે આ વિજ્ઞાન વિજ્ઞાન હોવું જોઈએ વિજ્ઞાન સ્વરૂપ હોવું જોઈએ આ વિજ્ઞાન છે આ તો આ તો અક્રમ વિજ્ઞાન માયા માયા સાચી તમે આ બાબતો તમારે બહુ ઉતાવળ કરવાની જરૂર નવા લોકોને માટે આપણે આપણે જે પામ્યા એવું પાછલા લોકો પામે તો હું મારી જોડે બધા આવવાના નથી મારી જોડે આવવાના નથી એ લોકો મારે કઈ રસ્તો કરવો પડે ના કરવો પડે માયા એટલે કોને માયા કહેવાય રસ્તો કરવો ના પડે આપણે આ જે કાઢ્યા એ પણ આ બીજા લોકો પછી પાસે શું કરે શેર માટે કઈ જરૂર તો મૂકતો જવું પડે તે એના માટે હસ્તો મૂકીએ બરોબર ને માયા ઇસ્પામેન દુનિયાની જે ગઈકાલે પોતે વાત કરી એ દુનિયા પ્રકૃતિ છે એ તો અખંડ રહેવાની છે ને પ્રકૃતિ એ માયા જગતની માયા પોતાની જે વળગેલી માયા છે આપણે એને જોડે નિષ્પક્ષ માયા શું છે માયા નું સ્વરૂપ શું છે માયા વિશે જરા સમજાવો માયા માયા શું છે માયા હું અસન છું એ માયા છે અને હું સિદ્ધાર્થમાં છું એ માયા જતી રહી માયા એટલે અજ્ઞાન પોતાના સ્વરૂપ અજ્ઞાન થયેલું માયા પોતે કોણ છું એનું ભાન નહીં જ્ઞાન થાય એનું નમાય દુનિયામાં ચમત્કાર થયા કરે માણસો જે ગ્રહોમાં જશે આ પહોંચી જશે બહાર જે ભગવાન કેવાય ને કે હજુ મહાત્મા એ થયા આ તો બીજા થોડુંક આવે વિદ્યાઓ એના આધારે લોકો અણસમજુ લોકોને થશે આપણે એમાં લેવા દેવા નથી શું કહ્યું વિચાર ચિંતનમાં તત્વ વિદ્યકો તત્વ ચિંતકો સમજી શકે એ માર્ગ આ છે કેવો છે બીજા ને ઉદાહરણ કે ગોડ ઇઝ નોટ ક્રિએટેડ તો મારું મારા છે તમે થતું ને એક તમારે ત્યાં હતા તે રત્નાગીરીમાં કલેક્ટર આપના ઉપર મને દેખી એવો આનંદ થાય છે તો આપણી પાસે શું છે એવું ધર્મી પુરુષો છીએ તમને જે લાગે એ કરું કારણ મને અંદર બહુ મોટા મહાન વૈજ્ઞાન છું મેં બરોબર છે તમે જે માનો તે સમજણ પડે એટલું કરું તમને એટલી આગળ છે હા આગળ હોય પણ તમને સમજાય તો સમજો આગળ શું છો મેં ખુદને જે જાણે એ ખુદા કહેવાય શું કહ્યું ખુદા સારું ખુદને તમે જાણો ખુદા ના કહેવાય ખુદા ક્યારે કહેવાય આ બધું સોલ્યુશન તમે આપી શકતા હોય તો અમે સોલ્યુશન આપી શકીએ શું કહેવાય જોયેલું આવે જેમ છે તેમ એઝ ઇઝ વેરી સમજો ને ખુદા થવું એ એમને શોખ ના પડે ત્યાર પછી એમને મને કહ્યું કે આનું કુરાન કે તે માણસ ખુદા રૂપે ના હોય એમ કહ્યું છે એ હું બરોબર છે ખુદા કે છે એ કુરાન કે સત્ય સત્ય છે અને હું કહું છું તે પણ સત્ય છે શું કહું કારણ કે વિરોધાભાસ ના લાગે તો વિરોધાભાસ છે છતાં સત્ય છે તમને કે કેવી રીતે જરા સમજાવો મને કે તેમાં હું સમજ્યો કે હું બહુ ભાગ્યશાળી છું કે મને હું જલ્દી આવો મને તમારી સાથે આ બધું તમને આ સાથે એકલા ને બોલવાની તક મળી તેના માટે હું બહુ રોડી જવાબ મને સામે એવા સવાલ નતા પૂછવા કારણ કે મારા પ્રશ્ન સવાલ એવા હતા કે ભાઈ જે ગુરુ મહારાજ વિશે મારે હતું એ ગુરુ તમને છે બીજા કોઈને નહીં મને હું એક સોસાયટીનો મેમ્બર છું એમાં એ લોકો દૂર પણ દીધા પછી કઈ પણ બેન પંદર દાડા આગળ So you must have found it very rewarding that you joined. Hmm? Wonderful. ના એવા કોઈ ભાગ્યશાળી હોય કે તમને આટલું જ્ઞાન પહેલેથી થઈ ગયું મને આ જ્ઞાન થયું જયારે છાસઠ વર્ષની ઉંમર થઈ પછી દસ ચોવીસ ઓગસ્ટ ત્રેવીસમી ઓગસ્ટ અને મને ગુરુ માગીનું જ્ઞાન પણ ચોવીસમી ઓગસ્ટ ના થયું હતું ઓગણીસો ને ચુમ્મોતેર માં એ દિવસે જોયું એને એમને ચુમ્મોતેર ની સાલમાં વિરાટ સ્વરૂપ નું દર્શન ગુરુ મહારાજે કરાવ્યું એ પણ ચોવીસમી ઓગસ્ટે જ થયું કાલે આ નું પણ ચોવીસમી ઓગસ્ટે જ બન્યું એ મને પેલા ખબર નથી કેટલી વાત છે પણ તારીખ નથી તારીખ મળી છે દસ વર્ષ ને હું સંતોષમાં છે તમે કેમ નથી દે ડોક્ટર નથી જતા અહીંયા તમે પ્રેક્ટિસ નહીં કરી અહીંયા બધું જે આ વિજ્ઞાન ભેગું થયું ચાલુ જે વિનાશકારી વિજ્ઞાન તત્વો ઉભા થયા છે એટલું નોર્માલિટી હોય એટલું જ કામ લાગે વિજ્ઞાન એબો નોર્મલ વિજ્ઞાન પોઈઝન તે વિનાશકારી થઈ ગયું છે તમે વિવેકાનંદ નામ કાઢો હોય તેના માટે અહીં અહીં તો નામ બંધ કરી દેવાનું અને રામકૃષ્ણ પરમહંસ રામકૃષ્ણ સંસારી માટે બહુ સરસ છે આ બે ની માર્ગના રસ્તાના ધનારામાં આવતા આ બે થયેલા છે આ પ્રમાણે ને કારણ બે વાંચી રહ્યા કેવા હતા શું હાથી હાથી હાથી માર્ગ નથી ત્યાં નથી હવે થોડાક કાળ પછી અમુક કાળ ગયા પછી આની પ્રાપ્તિ કરવાનો કોઈ સંજોગ મળી આવશે કારણ કે ખબર પ્રબળ ઈચ્છા છે તમારે આ પ્રાપ્તિ કરી બીજી કાંઈ જોઈશું પણ આ એવી વસ્તુ નથી આવી કે અનંત અવતારે પણ નથી મળેલી આ આ તો નથી કારણ કે શું થયું છે શું નહીં પણ આ જન્મ સારા પુણ્ય નતા કહેવાય કે જે મને તો ખબર નથી ગયા જન્મમાં મેં શું કર્યું છે પણ આ જન્મમાં હું સારું કર્યું મારી મને છે દોસ્તા જેવું લાગે ચાલો બહુ આનંદ મને આ બધી પ્રેમની વાત છે એ મને બહુ આનંદ ઇન્ટરનેટ વાત છે ઇટ્સ નોટ ઇન્ટરનેટ લવ હા એ એની છે મસ્કમ સંભાળ દૈવ છે બાકી તમે ઇન્ટેલેક્ચ્યુઅલી વાત કરો તો લુક્સ વેરી સ્ટુપિડ આપણે માણસો કે તમે આ દાદાજી પાસે ગયા હતા થોડો ફાયદો હતો એ સાયકોલોજીકલ શું કોઈ પણ ઇન્ડિયામાં આપવાનું બને ખરું ક્લિયર થઈ ગયું હાથ સોફા થઈ ગયા છે મને બધા પછી તમામ પ્રકારના રોગ મટી જાય તમે મને એવી એવી આશીર્વાદ આપો કે મારું જે તમે દસ પંદર ટન વજન પાછું વધી જાય મને એવા આશીર્વાદ આપો કે દસ બે ત્રણ મહિનામાં મારું દસ પંદર અંતર વજન વધી જાય પાછું હા હા એટલે વધી જશે બધું આશીર્વાદ શું ના વધે માલકી વગર નો દેહ છે ત્યાં આશીર્વાદ શું કહ્યું અને કરતા પણ ના હોય ત્યાં આશીર્વાદ અમે નિમિત્ત ભાવ છીએ કેવા છે નિમિત્ત ભાવ કેમ ઢીલા થઈ ઢીલા થાય આરામ બધા પછી હા તો વહેલું ભણ્યા બીજા લોકો કલ્યાણ થાય એવો આવે પણ તે દાદા મળ્યા પછી હવે તમારાથી બીજા લોકો કલ્યાણ કેમ થાય એવી ભાવ ના રાખે તમારા ચરણ માં અમૃત છે તમારા ચરણ માં અમૃત છે આખું બોડી જ બોલે છે ને શું કે છે બોલે બોલે દાદાના ચરણોમાં અમૃતની ધારા પી પેલું એ આપો પેલું પદનું ગુજરાતી પદનું છે ને એ એમને ભલે ગાતા નહીં આવે ચોખ્ખો હારી કરશે ના એ ભ્રમચર્ય ગુજરાતી ગુજરાતી અને ગુજરાતી ભાષણ છે કે ભાઈ ભૂલાઈ પણ કઈ હવે આ મારી ના અને આ હું હું ના રહ્યો તો વિકલ્પ હવે જે જે કઈ કરવામાં આવે છે એ બંધન માટે નહીં તૂટવા માટે તમે કહો આ ક્રિયા બધી કરવાની છે ચારે માટે છે ભાઈ બંધન માટે કારણ પહેલા બંધન માટે અને છૂટવા માટે બંને માટે ક્રિયા હતી હા બંધન ની બંધ થઈ ગઈ છૂટવાની ક્રિયા નહીં એટલે ક્રિયા તમારે અત્યારે બીજે હવે તમને વાંચે ક્રિયા કરવાની તે બધી તમારે છૂટવા માટે છે નહીં કે બંધારા માટે આ સમજ હવે સમજ જતી વખતે જે જે ક્રિયા કરી હતી ને તે પાછી આવતી વખતે એ જ ક્રિયા હોય પણ એ ક્રિયા થી આપણે આપણે ગામ પધારે આવી શકીએ શું બધું અરે ખરી સમજ પડી આવે અત્યાર સુધી તો રોંગ બિલીફો હતી બધી હું આસન છું ફર્સ્ટ રોંગ બિલીફ આને ભય થયું હું આમ છું તેમ છું બધી રોંગ નાવ નાવ આઈ અન્ડરસ્ટેન્ડ કે મેં સ્ટોર થયો આપ્યો કે આપણે શા માટે આપણે વિદેશ જોઈ જોઈએ શ્લોક આવવા જોઈએ વગેરે વગેરે તેને કીધું કે નહીં હવે તો આપણે છુટકારા માટે છે આજ સુધી બંધન હતું હવે આ બધા છુટકારા માટે કહી છીએ તો આ કુછ આ રીતે આપણે આપણે રાખી હા આવે સુધી ગયેલું ને કોના કહેવાય સુધી ગયેલું ઓટોમેટિક મારે તો દિવસ એ બધું ગંધાવા માંડ્યું ખાવાનું ખાવાનું દિવસમાં બધું એક તારામાં એક તારામાં ત્યારે મારી દસ મારી મારી ગયા હતા અને એની ગેરહાજરીમાં બસ મેં કોઈ કાચી મારી ગોષ્ઠ પછી બસ આજે દસ વર્ષ થઈ ગયા I don't know what I'm એ દૂધ આપણો નથી એ બિચારી ગાયના બચ્ચાનું છે બચ્ચાનું દૂધ આપણે પીએ છીએ બે જાતના મોક્ષના માર્ગ પરમાનન્ટ ક્રમિક માર્ગ ક્રમિક માર્ગ કરે એટલે step by step step by step step by step હવે આ દસ લાખ વચ્ચે પ્રગટ થાય છે એનું નામ અક્રમ માર્ગ કહેવાય એટલે મિક્સ માર્ગ તમે ને હા એટલે અક્રમ માર્ગ જયારે જ્ઞાની પુરુષ પ્રગટ થાય છે ત્યારે શરૂ થાય છે આ કાયમ હોતો નથી આ તો બહુ પુરુષારી જબરજસ્ત પુરુષારી ભેગા થઈ ગયા હોય ત્યારે આ પ્રગટ થાય ગયો અને પુરુષારીને લઈને મુક્ત કરે પ્રગટ નહીં બાકી લોકોને તો કદી માર્ગે જ આવવું માથાકૂટ બહુ કરી પણ એને પ્રાપ્ત નહીં થયું એના માટે આવું હું થાય છે Thank you. અમારે તો અંધો કાગળ પકડી જાય ને જ્યોતિજી માન આ તો પૂર્ણ પુરુષ છે કે કહી દેવાનું કાગળ અમારે કોઈ ગરબો થયેલો જરૂર નહીં અમારે હું જ્યાં હું પોતે જ કહેવાની ક્યાં જરૂર I, I thought this place તમારી વાત કરતા તમારે ઓળખાણ કવિતા લખી છે એમાં અને આ લોકો એ ગરબી ગુજરાત વાળા એ આવી છે આપણે દેવી જેવી છે મારી ભાઈ મારું મારી બહુ સેવા કરે છે દેવી જેવી છે મારી બહુ સેવા કરે છે તો તો બહુ આ સમયે કીધું કે તમે આ કીધું મતભેદ ખાલી ધર્મ પ્રાપ્ત એમને કે આપણા ધર્મ નું બીજા કોઈ ગુરુ પાસે નહીં જવાનું બરોબર છે પણ ખરું કે કે આપણા ધર્મ એ શું એ શું જાણે કે આ અમુક બાંધેલો ધર્મ હોવો જોઈએ બરોબર ને આવે ગુજરાતી બોલાય છે ને આફ્રિકામાં ગુજરાતી બોલાય ઘરમાં બોલતા આવડે ને મારી ત્રણ દીકરીઓ છે ત્રણ દીકરીઓ અને એક દીકરો ગઈકાલે વાત કરી હતી ને કે આ નૌકાર મંત્ર એકલો સાધુઓને માટે જ છે સંન્યાસ્ત મંત્ર છે સંન્યાસ્ત મંત્ર એનો સંન્યાસ્ત એટલે સંસારી ચીજોની જરૂર લેવા લેવા નથી બહુ આ છે ને અહીંથી એટલે ચારી લોકો માટે છે અને જયારે સંસારમાં છોકરીઓ નોકરીઓ કરવાની છે ધંધા કરવાના છે એને લીધે અક્ષરો કરવા માટે આ બધા મંત્રો ભેગા થઈ જવાનું ખરી રીતે તો મંત્ર તો છે જ ને ખરી રીતે તો મંત્ર તો છે જ નહીં ને મંત્ર ખરા ને મંત્ર આ રિલેટિવ માટે છે રિલેટિવ ગોઠવેલા વિકલ્પ છે એ નિયર વસ્તુ નથી વિકલ્પ છે વિકલ્પ થી જ્યાં આ કપડું હોય ને એ કપડાના મેળવે આહુતિ કાઢીએ છીએ આપણે હવે હવે કપડાના મેળને આહુતિ આપણે ધીરો પરથી કાઢીએ એટલે મેળને મેળ કાઢે એ રીતે કાઢવાનું છે એટલે આ હવે જે તમારે અસર રહ્યા અસર ને કોઈ અડચણ આવે ડિફિકલ્ટી આવે તો આ બોલે તો તમે ડિફિકલ્ટી ધીરી થઈ જાય માણસ રીતે સહન કરી શકે એટલે આ અત્યાર તમે આપણે ખબર તમારી જોયું તમે પણ શું છો ઓમ સ્વામી વગેરે બોલો છો ને તમારા માટે આપણી વાત નથી આ બધા જનરલ પબ્લિક ને માટે આ બધા લોકોને માટે તમારા માટે હોય કેટલીક વાતો તમારા માટે ન હોય જે બહુ વિચારક માટે ના હોય બીજી વિચારે ઓછાવાની છે એના માટે એટલે અમે જે વાત કરીએ બધી સવાર માટે અમે ફક્ત જે જ્ઞાન આપીએ છીએ બધા માટે બધાને માટે છે અને બીજી વાતો છે એ દરેકને પોત પોતાના હિસાબને માટે છે જેને જરૂર હોય તે પકડી લે ના જરૂર હોય તો છોડી દે આ પહોંચાડી જ્ઞાન કારણ નિરીકલ્પ આત્મા થયા પછી રહ્યું શું તે અરે શું ભણેલા છે એ જાણ્યું છે ભણ્યા પણ અને પાંચમી આજ્ઞા તમારા આજ્ઞા પાડવા મળી અને જ્ઞાની પુરુષને ભરા દર્શન કર્યા એ પાંચમી આજ્ઞા અત્યારે તમને યાદ નવી વિટામિન તમને બધા કરે સત્સંગ થયું ને ભાગ્યશાળી ને મળે સત્સંગ એટલે સત્પુરુષની પાસે સમૂહ બેઠા એ જ સત્સંગ તમારી આ જે તમારું જે પણ શરીર છે એ ગુરુના પ્રસંગ યસ મોર મોર શું કે તમારો દેહ છે એ વીસ વર્ષ વધારે good for twenty years or more હજુ વધારે વીસ વર્ષ ચાલે એવું છે સારું છે બધાના આશીર્વાદ છે અને હવે અત્યારે ને મારે દાદાજી ભેગા થયા બધું નરકાની ને હું સમજો બહુ લસન દાસ છું મને ભગવાને બધા બધું કામ બહુ સખત પ્રેમ દાદાજી સખત પ્રકાર છે એક પૈસો દર પાસે લીધી નથી આ ધ્યાન મારી જોડે એક પૈ લીધી હતી ઘરના પૈસા છે પોતે એમડી થયેલા પણ ડોક્ટર દવાખાનું કરવા ગયા નથી દાદાજીની સેવા એ જ મારું જીવન હે પછી મેં કહ્યું તમારે અહીંથી જવું નથી તમે મારી નાખો તો નહીં જવું પડે જબરજસ્ત અને લોકોને જબરજસ્ત કર્યા ફક્ત લોકોએ જાણ્યું કે દાદાજી એ પુસ્તકો જે છપાવવાના બાકી છે અને આ હીરાસુરનું કામ ચાલે છે તે અમેરિકાના લોકોએ ઝઘડે પણ વસ્તા દસ્તાયો માગણી નહીં કરે અમારે માગે નહીં માગીએ શું થાય માગીએ એની પાસે ન હોય તે હું તો બહુ કિંમત કિંમત હોય પણ એની પાસે ડાળે ન હોય ત્યારે બધું શું થાય અરે આ મારે ક્યાં ઉભા દે તારા માગવાની આવી શરત જ નહીં ખબર નહીં એની મેં રાજી પૂછી દીધી આપે તે પુસ્તકો માટે પુસ્તકો બધા અપાયા કરે પુસ્તકો જો છપાઈ લોકો જાય તો વિચારો એ તો લોકો જાણે જ નહીં ને આ વિજ્ઞાન જાણતા હતા તમે રસ્તે જતા હોય તમારી પાસે એક હજાર ડોલર લઈ ગયા એટલે આ જગત ના લોકો શું જાણે કે આ લેનાર માં ગુનેગાર છે આપણું વિજ્ઞાન શું કે છે તું ગુનેગાર કે તું પકડવડાય અને એ જયારે પકડાશે ત્યારે ગુનેગાર તમે સમજો ના સમજુ એમ એમ કે છે કે આજે તમારું પૈસામાંથી કોઈ કાપ ચોરી લીધા કાપ્યા તો એક પોકેટર છે ને લોકો લોકો શું કહે છે કે એ ગુનેગાર ચોર છે ગુનેગાર છે એને દંડ કરો એને પકડો મારો ખરેખર આ જગત નો છે કુદરત નો શું કે છે તો કે જેનું કજું કપાયું તે ગુનેગાર આ તમારી ભૂલ હતી તેનું પરિણામ આજે આવ્યું કારણ કે તમે ભોગવો છો કોણ ભોગવે છે આમાં જગત ના લોકો ગુનેગાર કરી અને પોતાનું સંસારમાં ભટકવાનું વધારે છે જયારે આ કુદરત શું કે છે કે ગુનેગાર આ તમે શું જ છું કેમ આ લોકોનું કપાયું સારું જ કપાયું એટલે તું ગુનેગાર છું એટલે તારે કરેલો ઉપકાર માનવાનો તે મને કર્મથી છોડાયો કે સારું થશે તારું કેવો પકડા છે તારે ગુનેગાર અને પકડાયો નથી આ ખબર આવું વિજ્ઞાન જગત હાથમાં છે નહીં ખરાબ થાય એનો પણ આપણે ભગવાનનો ઉપકાર માનીએ એ બહુ ગંદર ખબર જ ન રહે ખબર જ ન શું કહે છે કે ખરાબ થાય અને આપણે ઉપકાર માનીએ તો પછી કોઈ ટ્રબલ જ ના રહે ભગવાન નહીં પડે ભગવાન તો એમાં મારે ગજવામાં શું લગાવે માં છો માણસો બ્રહ્મચારી રે એની અમારે કોઈ આગ્રહ ના હોય અમારે નિરાગ્રહી કોઈ એમાં નિરાકરણ હોય છે પણ એને ઈચ્છા હોય તો અમે હેલ્પ કરીએ અમે રક્ષણ કરીએ કારણ કે ખોટી વસ્તુ નથી ત્યાં એનો આગ્રહ કરવા જેવી વસ્તુ નથી You સમજાવો કે વ્યવસ્થિત એટલે કે છે કે પ્રી અરેન્જ હોય નક્કી થયેલું હોય હવે જે રહ્યું ડિસ્ચાર્જ એના કરતા તમે નથી કારણ કરતા હતા ત્યાં સુધી ડિસ્ચાર્જ તમારા હાથમાં હતું નહીં તમારા હાથમાં ફક્ત ચાર્જ એટલું જ હતું તમે નવ